સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે જીવમાં એક નિર્ધાર કરી લેવો જે રોટલા મળો કે ન મળો વ્યવહાર સુધરો કે બગડો લોક ના પાડે કે હા પાડે ઇન્દ્રિયોને ગમે કે ન ગમે પણ એ બધું ઠેલીને પ્રભુ ભજી લેવા છે માટે એટલા બધાને ન ગણે તેનાથી પ્રભુને માર્ગે ચલાય છે અને કદાપી સમૃદ્ધિ હોય તો પણ આપણું તેમાં કાંઈ નથી આપણી આંખ વિચાઈ જશે અને ગમે તેટલી સમૃદ્ધિ હશે તો પણ તેમાં આપણું કાંઈ નથી આ બધું તો શૂળીના સુખડા છે અને કટકટ મરી જવાનું છે આ જીવ છે તે બીજા કરોડ કામ કરવા તૈયાર છે મરવા તૈયાર છે ભૈરવ જપ ખાવા તૈયાર છે પણ પ્રભુ ભજવા નવરા નથી કાજે એના કહેનારા કોઈ ન મળે માત્ર વિષયનું જ ચિંતવન થાય છે ત્યારે એક હરિભક્તએ પૂછ્યું જે કેમ કરે ત્યારે વિષયનું ચિંતવન ન થાય ત્યારે કહ્યું જે એ તો આ દેહમાં માલ જે હાડકા પરુ પાચ તેને જાણે અને વસ્તુનો વિચાર કરે તે જેમ સુરાખાચરને કાન દેખાડ્યો તો ઉલટી થઈ ગઈ તેમ જેને દેહ દર્શન હોય તેને દેહ સંબંધી વિષયનું ચિંતન ન થાય કેમ જે આ દેહનું રૂપ જાણી એમ નિર્ધાર કરે છે કે આ દેહમાં કંઈ માલ નથી ને ભજનમાં માલ છે હવે આ વાત તો એવી છે ને કે લખીને પાકી કરવા જેવી છે આમાં એટલું બધું સરસ કીધું છે એ જો યાદ રહે તો કામ થાય અને યાદ હોય તો પણ એ પ્રમાણે વર્તાય તો કામ થાય યાદ તો ઘણું હોય પણ થાય નહીં શાસ્ત્રો કંઠે હોય એથી કાંઈ વર્તાય જતું નથી ઘરમાં બધું રાંધી રાખ્યું હોય તો કંઈ ખવાઈ જતું નથી અને ખવાઈ જાય એટલું કાંઈ પચી જતું નથી એ તો જેટલું પચે એટલું જીવન મળે નહીતર ખાધેલું પણ ઝેર થઈ જાય રોગ કરે કે ન કરે ખાધેલું પણ રોગ કરે પચે નહીં તો હોશે હોશે જીમા હોય પૈસા ખર્ચીને લાવ્યા હોય એમ ભણેલું પણ ઝેર થઈ જાય જાણેલું ઝેર થઈ જાય વાંચેલું ઝેર થઈ જાય જો પચે નહીં પચે નહીં સત્સંગમાં રહીએ કથા વાર્તા સાંભળીએ સાધુ થઈએ હરિભગત થાય વિદ્યાર્થી થઈને ગુરુકુળમાં રહીએ પણ પચે નહીં તો કથા વાર્તા પણ ઝેર ઝેર થઈ જાય મુમુક્ષુ હોય અને પચે બુભુક્ષુ હોય અને ન પચે બે શબ્દ છે બે પ્રકારના જીવ છે જગતમાં એક મુમુક્ષુ બીજો કેવો બુ ભૂક્ષુ હા બુભુક્ષુ એટલે શું જેને ભોગ વહાલા છે એને બુભુક્ષુ શું કહેવાય બુ બુભુક્ષુ ખાવું પીવું ખાડો ખાટલો આ વસ્તુ જેને પ્રિય હોય એને શું કહેવાય શું કહેવાય બુ ભૂક્ષુ <laughs> બસ તમને ખાવું ગમે છે સૂવું ગમે છે જાવું ગમે છે તો તમે શું થયા શું થયા બુ ભૂખ શું લ્યો તમે મુમુક્ષુ નથી તો મુમુક્ષુ હોય એને શું ગમે શું ગમે દોડી દોડીને સભામાં આવવું ગમે દોડી દોડીને ધૂનમાં બેસવું ગમે આ તો સભામાં ન બેસવું પડે તો જાજરૂ જઈને બેસે ત્યાં અત્તરના ફુવારા હોય ને ઘણા એવા હોય આરતીનો બેલ પડે ને કળશીએ જાય અડધો કલાક સુગંધ લે અહીંયા સરસ ગુલાબના ફૂલ હોય ઠાકોરજીની એની પાસે સુગંધ આવતી હોય અત્તર હોય અગરબત્તી હોય પંખા ફરતા હોય પણ અહીં મજા ના આવે એને શું કહેવાય બુ ભૂખશું હા બુ ભૂખશું નહીં બુ ભૂખશું હા તમારે શું થવું છે બુભુક્ષુ કે મુમુક્ષુ વાતોમાં ક્યાં વાંધો છે એને પૂછો એને તમારે શું થવું કલેક્ટર થવું છે કેટલા ટકા એવા ચાળી ટકા આ એટલા જ આવ્યા એક જણાનું રિઝલ્ટ આવ્યું પછી પેલું શું કહેવાય માર્કશીટ લઈને પછી ઘરે ગયો તેના બાપાએ કીધું લાજે રિઝલ્ટ જોવા દે રિઝલ્ટ જોયું હાથે હાથ વિશેના કુલ તેત્રીસ આવો મારી મેં તોડી નાખવો જોઈએ છોકરો કે સાચી વાત છે મારી મારીને તોડી નાખવો જોઈએ હાલો હું સાહેબનું ઘર બતાવું આવું રિઝલ્ટ હોય હાલો બતાવું સાહેબનું ઘર લે સાહેબ ને મારવો છે આવું રિઝલ્ટ દીધું ગ્રાન્ડ ટોટલ તેત્રીસ બોલો તોય પાછો બધી વાત કરે બે હાટું રહી ગયો બે આવી ગયા હોત ને તો પાસ થઈ જાત એટલે એક વિષયમાં પાંત્રીસ જોઈ આ તો કુલ સાતના પાંત્રીસ ગણે બોલ અને થવું છે શું કલેક્ટર અને કોઈ કંપનીના શું થવું છે ડાયરેક્ટર એક જણાને લગ્ન થયા ને પછી એના સસરાને કીધું મને વાહે ટર આવે ને એવું આપવું એટલે આને મનમાં હું કાંઈ નહીં તો જો સ્કૂટર આપશે નહીં તો ટ્રેક્ટર આપશે સ્કૂટર આપે ટ્રેક્ટર આપે બીજું હું ટર શું આવે મોટર આપે તો કે આપશું વાંધો નહીં તો હગાઈ કરીને લગ્ન થયા ઓલા લાઇટર આપ્યું અરે મેં ત્રણ વસ્તુ કીધી છે ટર આવે તમે મારી ડોટર આપું ડોટર એની છોકરી છોકરી આપું એ ટર ટર આવે ને ડોટર હજી એક રહી ગયું તો કે એની હારે હન્ટર આપું કલેક્ટર થવું છે ડાયરેક્ટર થવું છે લાયકાત જોઈએ એમ મુમુક્ષુ અને બુભુક્ષુ બે પ્રકારના જીવ છે આપણે આપણી જાતને બધા મુમુક્ષુ ગણીએ છીએ તિલક ચાંદલો કર્યો ને કંઠી પહેરી સત્સંગી થયા એટલે પછી આપણે હવે મુમુક્ષુ અને અમે સાધુ થાય એટલે તો પરમ મુમુક્ષુ પણ મુમુક્ષુ નો અર્થ સમજવા જેવો છે દ્રષ્ટાંત આપું કે એમને દ્રષ્ટાંત તમારે ત્યાં ઘેરે ઉંદર થાય છે ઉંદર ઉંદર થાય ઉંદર થાય <laughs> થાય ને હા એક જણો ઉતાવળો ઉતાવળો ત્યાં ઓલા દુકાને જઈને કે એ સાહેબ દુકાનદાર ભાઈ એ જલ્દી પિંજરું આપો ઉંદર ઉંદર પકડો ને પિંજરું પિંજરા પીડ્યા છે ને પિંજરું આપો પિંજરું મારે જલ્દી બસ પકડવી છે ઓલે એવડું નથી બસ પકડાય એવડું પિંજરું નથી ઉંદર પકડાય એવડું છે કે એટલે એક જણા ઉંદરિયું લઈ આવે એને ઉંદર પકડવાનું પિંજરું લે પછી એમાં સરસ મજાનો બાજરાનો રોટલો એવું ઘી ચોપડે ચોખ્ખું છોકરાને ન દે ઉંદર ને દે સરસ મજાનું ચોખ્ખું ઘી ચોપડી અને રોટલાના ટુકડા મૂકે અંદર પછી રાતે મૂકી રાખે એટલે પછી ઓલા બધા ભૂખ્યા નીકળે ઉંદર સુગંધ આવે ને બિચારાને એ ભૂખ તો લાગી હોય ને એટલે રોટલાની સુગંધ થી ઓલી જાળીમાં જઈને ડફ દઈને અંદર વિયો જાય પણ રોટલો એને બહુ ભૂખ છે કે ગમે છે એટલે લઈને મંડે ખાવા કુરકુર કુરકુર એકને જોવે તે બીજો જાય હવે ખાય ખાઈ ને કેટલું ખાય થોડું ખાય ત્યાં ધરાઈ જાય એટલે થાય કે હવે હાલો આપણે ઘેરે જાય હવે ક્યાં જાય ક્યાંથી નીકળવું એને ખબર છે માણસની જાત બહુ પાકી છે માણસની જાત બહુ પાકી એક જણો બપોરના વખતે ઝાડવા હેઠે એના ઘરની આગળ લીમડો પીપળો કંઈક હશે ત્યાં ઓટલા હેઠે ઝાડવા ખાટલો ઢાળીને હોતો ત્યાં કાગડો ઉપર આવ્યો ક્રાંક ક્રાંક ક્રાંક કરે અને આને ભાઈને ઊંઘ ન આવે પણ આમ પાછો ઉઠવાની આળસ થાય એટલે કાગડાને કે પીડ્યો પીડ્યો વયો જા વયો જા કે કુવા દે મને કાગડાને વયો જા ને હવે હખ લેવા દેતો નથી વયો જા તો કાગડો નો એની સામું જ કર કર કરે શું કરે તમે કાગડા જ છો કાગડા હોય ચતુર હોય તો બે ત્રણ વાર કીધું પછી ચોખ્ખી ગુજરાતી બોલ્યો જાવું છે નહીં તો જો હમણાં હું ઘરમાં જઈશ બંદૂક લઈ આવીશ એમાં કાર્ટીશ ભરીશ અંત ભડાક દઈને બઠ્ઠો નાખી દઈશ એટલે કાગડો તો ક્રા ક્રા ક્રા કરે બીજી વાર ત્રીજી વાર કીધું પણ કાગડો તો કઈ જાય નહીં કાગડે સાંભળ્યું ખરું તો મારો કે કે છે બંદૂક લઈ આવીશ કાઢતીશ ભરીશ તને ભડાકે દઈને બઠ્ઠો નાખી દઈશ તે ઓલો ગયો ઘરમાં કાગડે સાંભળ્યું તું ઓલો ગયો ઘરમાં બંદૂક લીધી કાઢતીશ ભરી અને બારીનું તીનું હતું ને એમાંથી નાળસું રાખીને હેસડિંગ દઈને મારીને કાગડા નાટી ગયો કાગડો પીડ્યો બઠો પડતા પડતા કે હાળી માણાની જાય બોલે કાંઈ કરે કાંઈ એ કે બહાર આવીને ભડાકે દઈશ એને બારીમાંથી દીધી કે આ એવી ગણતરીમાં હતો કે ઓલો બહાર આવશે ત્યાં હું ઉડી જઈશ હવે એને તો જાળીમાંથી લાંબી કરી બોલો એટલે માણસ બહુ ભૂંડો આપણને કે રવિવારે દઈ દે ઉછીના દે ને પસાર રૂપિયા પછી લેવા જાય હોમ મારે તો કે રવિવારે કીધું છે ને કે પછી સો મહિના નીકળી જાય તો પાછા મળી કે માં દઈ દે ને તો નહીં વૈયા જાય કે તારા લઈને માણીની જાય બહુ પાકી એટલે ઓલા ઉંદર અંદર આવી ગયા ધરાઈ ગયા પછી હવે નીકળવું છે પણ નીકળાય નહીં આવી ગયા પછી ક્યાં જવું પછી ઓલા બીજા ઉંદર આવે એ આને અંદર ચૂં ચૂં ચારે બાજુ હળિયાપટ્ટી થયા હોય બે જણા અંદર રહ્યા નીકળવું છે એવા જાવા નાખે ને જાળીમાં ભરાવે ને આમે ભરાવે પણ કઈ માણે પિંજરું બનાવ્યું એમાંથી નીકળે એટલે ઓલા ઉંદર છે ને એ પછી બહાર ઉભા હોય ને એ એની ભાષામાં એ કંઈક વાત તો કરતા જ છે ને કે ભાઈ અમને ભૂખ લાગે રોટલો તો ખાવા જેવો નથી બહાર રહ્યો અહીંયા અમે હલવાઈ ગયા છીએ એટલે પછી એ ઉંદર છે એને તોય જાવું છે એને શું થાય છે કે માળાને એ રોટલો છે ને એને એકલાને ખાવો છે એટલે અમને આવવા નથી દેતા અને ઓલા એને ના પાડે હવે તમે આવતા જ બસ આ બે ઉંદર છે ને એ બુભુક્ષુ ને મુમુક્ષુ ના પ્રતિક છે બહારના ઉંદર છે ને એ કેવા છે સમજી જાઓ કેવા છે બુભુક્ષુ હા અને અંદરના ઉંદર છે એ હા એ મુમુક્ષુ છે મુમુક્ષુનો અર્થ શું છે મોક્તુમ ઈચ્છુ મુમુક્ષુ જેને મુકાઈ જવું છે જેને છૂટી જવું છે જેને ભાગી જવું છે જેને નીકળી જવું છે જેને વયું જવું છે છૂટા થઈ જવું છે સ્વતંત્ર થઈ જવું છે એને શું કહેવાય શું કહેવાય એને મુમુક્ષુ કહેવાય તો હવે જે ઉંદર પિંજરામાં છે ને એને બહાર નીકળવું છે એટલે એને કહેવાય મુમુક્ષુ અને આ બહાર છે ને એને અંદર જવું છે રોટલો ખાવા એને શું કહેવાય બુભુક્ષુ નવા વિદ્યાર્થીઓ સાંભળે છે કે હજી તમે ઊંઘો છો હે નહીં તમને સમજાઈ ગયું ને બુભુક્ષુ કોણ ને મુમુક્ષુ કોણ એમ ને તમે મુમુક્ષુ છો ને કેવા છો ગુમુક્ષુ ગુરુકુળમાંથી છૂટવું છે પણ હલવાઈ ગયા નવા છોકરા હલવાઈ ગયા છો અડધા આ કે છે અડધા ના પાડે હલવાઈ ગયા છો ના કે હા આમ કયો તો જો ઓઈલો નથી કેતો એ હલવાઈ ગયો લાગે હવે તમને ફાવી ગયું બહુ મજા પડી મુમુક્ષુ એટલે જેને જન્મ મરણ ગર્ભવાસ લક્ષચોરાશી આ બધા દુઃખ પાપ તાપ સંતાપ આદિ વ્યાધિ ઉપાધિ એમાંથી જેને છૂટી જવું છે એને શું કહેવાય મુમુક્ષુ પ્રહલાદને મુમુક્ષુ કહેવાય ધ્રુવને મુમુક્ષુ કહેવાય આ બધા મુમુક્ષુ છે ભલે મુક્તો છે પણ એની પેલી દશા આપણને શું બતાવે છે મુમુક્ષુ છે એને આમાંથી છૂટી જવું છે કોઈ પણ હિસાબે આ દુનિયામાંથી આ સંસારમાંથી આ આ બધી જગતની આળ ને પંપાળમાંથી બધાને છૂટી જવું છે જન્મ થયો અને દુઃખનો પ્રારંભ થયો એટલે બોલો તે મરી જશું ને તોય અંત નહીં આવે તમને છોકરા વૈરાગ નથી થઈ જતો નહીં કેટલી ઉપાધિ છે ભલા માણસ આ લેસન કરવા ચોપડીયું ગોખવી માસ્તરની અરે કેટલી માથાકૂટ ટ્યુશનના કેટલા પૈસા ભરીને માસ્તરને મોટરમાં ફરતા કરી દેવા આપણે સાયકલ લઈને ટાંટિયા તોડવાના એ આપણે પૈસા જલસા કરે તો તમને વૈરાગ નથી થતો હે જીગા વૈરાગ થઈ જવો જોઈએ અરે રે હવે આમાં કોણ પડે આ જો ને અત્યારે આ ખેડૂતો બિચારા જો ખેતી ધોવાઈ ગઈ ખેતર સાફ થઈ ગયા બિયારણ વૈયાઈ ગયા જો હવે તમને એટલા વાપરવાના પૈસા કોણ દેશે વૈરાગ નથી થતો કોણ દેશે તોય વૈરાગ નથી એ હાવ ઘરમાં છે ને ખાવા ન હોય શરીરમાં દમ ન હોય ફાટલો ખાટલો હોય ઓઢવાની ગોદડી ફાટલી હોય પગ બહાર નીકળી ગયા હોય ભેળા કૂતરા રાચું રહી જતા હોય છોકરા મારતા હોય બૈરા ગાળ્યું દેતા હોય તોય શાસ્ત્ર એમ કહે છે કે વૈરાગ્ય થતો નથી તોય જીવને એમ છે ભગવાન આપણને અહીંયા રાખે એ ઘરે ને ઘરે રહી એકસો ને સાત વર્ષનો એક ભાભો મરવા પીડ્યો હતો હવે બે જણા કોણ જાણે એવા નસીબદાર કે રામ જાણે કયા બ્રહ્મના જોડા હશે તે ઈ પોતે હાથ વરો ને ઘરવાળી એકસો પાંચ વર્ષની ડોસી બે એટલું જીવા એમાં ડોસો તો આગળ હતો બે વર્ષ એટલે વહેલો જાય હવે મરવાની ટાણ હોય તોય ભાભો રોવે છોકરા તો કોઈ આવે નહીં ને ત્રણ ચાર પેઢીઓ થઈ ગઈ હોય છોકરાના ખોખા પાસે આવીને શું છે ડોસી બેઠી હોય બિચારી તે ડોસી કે હવે હું રોવો છો હું તમને દખ છે હવે હખેથી જીવ છોડો ને મારો ખાલ છોડો તો કે મને એમ થાય છે કે હું વયો જાય તો પછી તારું હું થાય અને આ બધા છોકરાઓનું શું થાય ડોશી કે ક્યાં છોકરાઓ તમને કોઈ હાચવે છે આ તો વળી મારા કર હાલે છે એટલે હાથ હાલે છે શરીર હાલે છે તો વળી હું એને થાળીમાંથી રોટલો લઈ આવીને તમને ઝોંહટું છું હકી જ્ઞાન હાચે તો કે એ માવતર કમાવતર થોડું થાય છોરું કછોરું થાય હાવ સાચી વાત કહો છો રિયલ બનેલી ઘટના કહો છો આપણને વિચારતા કરી મૂકે તે કોઈ રીતે જીવ ન જાય તો ડોશી કે પણ હવે હું છે કયો ને તમે મરતા નથી ને આપણા છોકરાને ભેળા કરી મારી પાસે પણ કોઈ આવવા રાજી નથી અહીંયા હું હવે એને ભેળા કરું હવે કેને ડોહો મરવા પડ્યો આવશે કે છોકરાને કીધું ડોસી પછી છેલ્લે કે ભાઈ બાપો જાય છે તો છેલ્લે બે હિલ્યો એટલે એના હરખું થાય બિચારાને ગજ થાય આમ તો કાંઈ નથી તે છોકરાને એમ થયું કોક હોય છે ડાયો એકાદો ચાર પાંચ છોકરા હોય એમાં એક તો ડાયો હોય ને થોડો બીજા બધા હોય ગાંડા હાલો હાલો ને હવે જે હસીએ જે હોય હવે માવતર છે ને જાતા હોય તો હરખા વૈયા જાય હેખે તો આવ્યા ચાર પાંચ છોકરા છે બેઠા એ વડકે આવ્યા શું છે મરતા મરતા હક નથી લેતા તો ડોહો કે હવે મારે જવાનું થયું ને હવે તો હારે વેણે બોલાવો હવે હારે વેણે છે લ્યો તમારે શું છે મારે છેલ્લે એક મરજી છે આવડીક મરજી છે શું મરજી છે તમારી સત્યનારાયણની કથા કરવી છે એ કાંઈ કરવું નથી એટલે એ નથી કરવું બહુ રિયલ વાત છે હા એકદમ તમને સાચે સાચી સો એ સો ટકા વાત કહું છું એટલે તો હું તમારે કરવું છે તમારા હાટક્યા ગંગાજી પધરા ના ના એ કાંઈ નથી કરવું લે તો હવે તમે જલ્દી ભહો તમારે હું કરવું છે એ મને તમને છોડીને ક્યાંય જવું ગમતું નથી તે મોટો છોકરો કે અમને હારે લઈ જવા છે હારે તો તમે હું આવતા હતા પણ મારી આવડીક મરજી છે હા આવડીક મરજી છે આ ભાઈ આવડી હોય તો કયો ને ખાલ છોડો એ મરજીમાં તો એવું છે હું મરી જાય ને હા મને હળગાવતા નહીં એટલે તે તને રાખીને શું કરવો મને હળગાવતા નહીં તો શું કરવું તમારું એ મને અહીંયા છે ને ખૂણામાં એક બાજુ ફળિયામાં મને એમનું દાટી દેજો અને ઊભો દાટજો ઊભો હવે ઊભો દાટવા તમે વાત તો કરો નાગરભાઈ ખાડો કેવડો ગાળવો પડે મરતાય સુખ ન દે એક જણો ઉભો ઉભો રોતો હતો હાથમાં કોદાળી પાવડો અને ઝાડવા ટેકે ઉભો ઉભો રોવે તે બાજુવાળો કોક નીકળ્યો કે ભાઈ અહીં કોઈ નથી તમે એકલા એકલા હું રોવે તો કે હાથી મરી ગયો જો તો ઓહો જીવ જીવદયા બહુ કહેવાય હાથી મરી ગયો ગણપતિ નું રૂપ કહેવાય હાથી મરી ગયો એમાં તમે વાલો દીકરો મરી ગયો એમાં આટલું બધું રડો તો બહુ તમને એમ છે હાથી ઉપર પ્રેમ હાથી ઉપર ધૂળ પ્રેમ છે એને દાટવાનો ખાડાનો મારે કામ હોપાણું છે હાથીને દાટવાનો ખાડાનું શેઠે હોંપ્યું છે તે હું રોઉં છું આવડો મોટો ખાડો વખુંબર ક્યારે ગાળવું ક્યારે હાથીને દાટવું આવા મોવા મરતા ન હોય તો જીવ દયા કાંઈ નથી ઊભો દાટજો અને ઉપર પછી માટલી મૂકી અને નાની ડેરી કરી નાખજો બસ અને હું આઈના રહીશ ઓલા છોકરા તો જોઈ રહ્યા આઈને રહીશ હા હું આઈને ફળિયામાં રહી મને આવી રીતે દાજો મારી અવડીક મરજી છે અવડીક મરજી અને ભાઈ પાછું કેતો ગયો જો વહુને કહી દેજો મારી લાજ કાઢ મારી અવડીક મરજી છે ઊભો દાડજો માટલી માથે મૂકજો ડેરી કરજો પાછું વહુન કેજો મારી લાજ કાઢે અને જો લાજ નથી કાઢી ને તો પછી ધૂળ કાઢી નાખીશ નાગરભાઈ એને ડાયટો ઉભો મરી ગયો ડોહા એટલો કહીને તો મરી ગયો પણ ચોખટ કરવા ઊભો ન રહ્યો અને ડાયટો ડેરી કરી અને ચાર પાંચ છોકરાઓની બધી વહુ એ લાજે કાઢવી પડે જો ન કાઢે ને તો હુરાપુરા ને એવું બધું હોય છે ને ગામડામાં સાફ થાય ને વાહ દોડે ને રાતે ઢોલિયામાં વીટાઈ જાય ને પગે વીટાઈ જાય ને કઈક ધમલ કરે જાય નહીં જીવે નહીં મરે નહીં મારે નહીં બોલો આને શું કહેવાય બુ ભૂ હા પણ આપણે શું થવું છે મુમુક્ષુ મુમુક્ષુ શું મુમુક્ષુને શું ગમે ભગવાનની કથા વાર્તા ગમે ભગવાનની પૂજા કરવી ગમે ભગવાનના જોર જોરથી કીર્તન કરવા ગમે ભગવાનના દર્શન કરવા ગમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરવી ગમે જન્મંગલના પાઠ કરવા ગમે આ વ્રત તપ જમે સાધુઓ એને બધી કથા વાર્તા એ બધું બહુ ગમે નારદજી નાના હતા ને પાંચ વર્ષના હતા પણ કેવા હતા મુમુક્ષુ એ ફરતા ફરતા સાધુ હોય એને ત્યાં આવ્યા તો નારદજી એની બા ભેળા જાય કથા હારતા સાંભળવા બેસે પણ એ તાન એક તાનથી કથા સાંભળે બસ કથા સાંભળતા સાંભળતા પાંચ વર્ષના નારદજી દેવર્ષિ થઈ ગયા અને ત્રિલોકમાં ગમે ત્યાં જાય આવે છે આજની તારીખમાં બોલો શેનાથી થયા ભગવાન ભજવાથી શેનાથી શું ભજતા હતા એ પણ શું ભજતા ભગવાન એટલે હું શ્રીમન નારાયણ નારાયણ નારાયણ શ્રીમન શ્રીમન નારાયણ નારાયણ નારાયણ શ્રીમન લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નર નારાયણ નારાયણ નારાયણ નર સૂર્ય નારાયણ નારાયણ નારાયણ સૂર્ય સૂર્ય નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ જો આને કહેવાય શું કહેવાય ધૂન બોલાણી તો ગમી તો મુમુક્ષ નહીતર કે આ ડોહો ક્યારે બંધ થશે તો એને શું કહેવાય ભૂભુક્ષ એક રાજા હતો વન્સ અપોન ટાઈમ એમ કરીને ઇંગ્લિશમાં શરૂ થાય ને વન્સ અપોન ટાઈમ એક રાજા હતો શું હતો રાજા એને બે દીકરા હતા કેટલા વાર્તા યાદ વાર્તા છો વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા હા એ તમને બહુ સરસ છે એમાં તો વાર્તા રે વાર પછી ક્યારેક કહીશ અત્યારે રેવા દઉં ને વાર્તા રે વાર્તા તો બહુ સરસ છે એમાં તો એવું ગુચ્છ્યું છે ને આપણા ડોહાઓ એ બધાએ કે કહી દઉં તો પછી ઓલી વાત પછી કહીશ હા પછી કેતા ને મોડું થઈ ગયું વાર્તા રે વાર્તા ભાભો ઢોર બોલો તમને આવડે છે તો હું તમને કહું આવડે છે બોલો વાર્તા રે જોઈજો એમાં હું જમાવટ છે બહુ મજાની છે વાર્તા રે વાર્તા બસ ઉભા રહી જાવ ત્યાં વાર્તા રે વાર્તા શું વાર્તા છે ભગવાનની કથા વાર્તા એ જ વાર્તા બાકી બધા ગપ્પા ભગવાનની કથા વાર્તા એ જ વાર્તા બાકી બધું ગપ્પા તો ભાભો કોણ છે એ પાછો ઢોર ચારતો અને એની કઈક વાત છે ભાભો છે તુલસીદાસ ભાભો છે વ્યાસજી મહારાજ ભાભા છે ચૈતન્ય મહારાજ બાબા છે ગોપાળાનંદ સ્વામી બાબા છે ગુણાતીતાનંદ સ્વામી આ બધા ભાભા છે ભાભા બે ભા છે તમારે આ બાજુ હોય ને કે ને એ ભા વિહદપુર આબુ આ બાજુ એમ કયો વિહદપુરે આબુ નહીં આબુ બહુ વર્ષો પહેલા જયારે આવી પેલા અમે આવેલા ને તે આવે એ કે સ્વામી તમારે વિહત પૂરા આબુ તો મને કઈ ખબર ન પડે આબુ હું પછી એવું જ જો શાસ્ત્રીજી મહારાજ હું ભુજ કચ્છમાં ગયેલો ત્યાં કચ્છી સંતો બહુ ઉતાવળા ને એવું બોલે એ ઉતારા પાણી કર્યા ને હાંજ પડી હતી રાતનો ભાગ હતો ત્યાં બે ત્રણ સંતો એટલે સ્વામીને કાંઈ ન કે નાના સાધુ આપણે આપણને પૂછે ને કે સ્વામી માટે કંઈ ખાવા પીવો શું હાંજ પડી એટલે આવ્યા આવી ગયા હઈ ફરા હઈ હઈ એ બોલે આમ કો કચ્છી સાધુ બને હઈ ચડા ફળી સાવે ત્રાસડ સાવે ચડા ફળી સાવે ચડા ફળી સાવે ચડા ફળી સાવે હું તો ભાગ્યો મને કહે છોરા અહીંયા તારા ગુરુ ખોટે ચડા ફળી સાવે ચડા ફળી સાવાય મને એમ કે આને લબરકી થઈ ગઈ છે તે સામી બેઠા બેઠા દાંત કાઢ હું સામી બે જ હતા શાસ્ત્રી મારે આપણે ગુરુ બેઠા બેઠા દાંત કાઢી કે ભારે ખેલતા કે પછી મને કે સાધુ અહીંયા એ એમ કે છે કે તમારે કેળા જોઈ છે કેળા મેં કીધું હોય તને આજ કે કેળા ફળી સવાય કેળા ફળી સવાય કઈ સમજાય તો ને વિહતપુરા અબ્બુ બા એ રમણબા એ નાગોબા વિહતપુર આબુ એટલે અહીં તમારે ભા કે એનાય ભા એને ભાભા કહેવાય એટલું માનવાચક એ આ બધા જે ભા કહેવાય છે ને આખી દુનિયામાં એનાય ભા આ સાધુ વાર્તા ને વાર્તા ભાભો ઢોર હા પણ પછી આ આકરું છે પછી આકરું છે એ ઢોર કોણ આપણે બધા ઢોર લ્યો તરત ટાઢા પડી ગયા એ ઢોર ચારે ગોવાળ છે હાથમાં લાકડી લઈને ગોવાળી કરે છે બધાને રખેવાળી કરે છે એ રખેવાળી ન કરતા હોય તો તો આપણે કેટલાયના ખેતર ખાઈ જાય એવા છે કેટલાયના માળા વીંખી નાખી એવા છે હે કેટલાના ઘર ઉજળી નાખી એવા સહી પણ કોઈનું કડોલું ડુંડું ખાવા ન દે વાહન વાહે ગોવાળી કરે લાકડી લઈને એ બાબા એ વાહે વાહે ફરે છે અને વાર્તા રે વાર્તા વાર્તા જ કીધે રાખે વાર્તા જ કીધે રાખે છે ગુણાતીતાનંદ સ્વામી કે આ ચોપડી પુસ્તક કથા વચનામૃત છે એનું બાંધ્યું જ નથી ગુલ્લું ને ગુલ્લું રાખ્યું છે અખંડ કથા વાર્તા કેવી પણ મારા ગજબ કહેવાય હો ભાઈ કેવી પણ કથા વાર્તા સ્વામિનારાયણ સત્સંગની અંદર અત્યારથી બસો વર્ષ થઈ ગયા ત્યાં સુધીમાં આજ સુધીમાં ગુણાતીતાનંદ સ્વામી જેવા કથા વાર્તા કરવા વાળા અખંડ કથા વાર્તા કરવા વાળા સાધુ થયા નથી ને થાશે પણ નહીં આવા આવું કોણ કરે આટલા આટલા વર્ષ થઈ ગયા બસો વર્ષ એમાં આવા સાધુ નથી ત્યાં અખંડ કથા વાર્તા એટલે ઘાસ વાટવા જાય ગાયો માટે ત્રણસો ચારસો ગાયો દોઢસો બસો ગાયો જુનાગઢમાં રહેતી ત્યાં મંદિરની સામે વાડી છે અને મંદિરની આમ વાડીમાં તમે ક્યારેક જવા જેવું છે બધાને જવા દે છે હું કામ તમે ન જાઓ જાવું ત્યાં છે ને એક તીર્થસ્થાન છે ઘણા છે એમાં પણ એક તમને કહું મને જે ગમ્યું એ તમને કહું હે પછી હું વાડીએ ગયો ત્યાં બે ત્રણ વર્ષ પહેલા તો દરવાજામાં ગયા પછી બધું જોતા હતા મને ત્યાં આનંદ આવ્યો હોય તમને પછી બધા બતાવતા બતાવતા જાજરું છે આમ દસ પંદર જાજરું તે ઓલા હારી હતા ને એ કે આ ઈ વખતના જાજરું છે એ વખત આમાં નાણીદાસ સ્વામી પણ જાતા આમાં બીજા મોટા સંતો ગયેલા છે બાપલા સ્વામી ગયેલા છે આમાં કૃષ્ણચરણ દાદી અહીં ગયેલા છે બધા સંતો અહીં ગયેલા છે હું તો એમને હજળ થઈ ગયો મેં કહ્યું ઓહો આ તીરથ જ છે ને આવા આ જગ્યાએ ક્યાંથી મળે કે સાધુઆ ફેર્યા છે હેર્યા છે બધા અહીંયા આવ્યા છે અહીં પગલા પાડતા છે અહીં જતા છે દેહ સુધી કરતા છે ભગવાનના અપર રૂપ જેવા એવા એવા એવા સાધુઓ અહીં ફરતા નાયણદાસ સ્વામી મોટા મોટા સાધુઓ મેં કીધું એનું સ્થાન મને તો બહુ એવું આમ ટાઢું થઈ ગયું મેં કીધું હું તો મને આમ લાગે કે એ ફરતા જાય છે આવે છે અહીંયા હાથ ધોતા છે આ કુંડીઓ છે એ કેવા બધા સાધુઓ એક એક આમ આમ નાખ્યા છે લુગડા અડધા ઉગાડા શરીર હોય ધોતું એક નાખ્યું હોય બીજું કાંઈ પહેર્યું હોય નહીં કેવા લાગતા છે ખાખી બંગાળી જેવા થોડી થોડી દાઢીઓ થઈ ગયા હોય ને એવા આમ બળકમદાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ દેહની ક્રિયા કરતા ભગવાન ભૂલે નહીં આંખનું મટકું મારે એટલી વારે ભગવાન ભૂલે નહીં અને ભગવાનમાં ઓગળી ગયેલા હોય જેમ ખાંડમાં કેળા ઓગળી જાય ઘીમાં જેમ માવો ઓગળી જાય દૂધમાં જેમ ખાંડ ભળી જાય છાશમાં જેમ મીઠું ભળી જાય એમ ઓગળી ગયેલા હું તો પગે લાગ્યો બહુ બહુ પગે મેં કીધું ઓહો કેવી વાત છે તો એ ગુણાતીતાનંદ સામે એ ગાયો માટે ઘાસ વાઢવા ને બધું પાર્ષદો બધાને લઈને જાય સંપ્રદાયમાં ઘણા સાધુ થયા છે ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્ર પર આવા થોથા થોથા લખાય ને એટલું એમનું જીવન છે એટલા પ્રસંગો છે અને એમની વાતો આપણે તો પાંચ પ્રકરની છે પણ કુલ સોળ પ્રકરની વાતો છે એટલું સંગ્રહિત થયેલું છે એટલું બોલ્યા છે ગુણાતીતાનંદ છે એ લખનારાનો એ ધન્ય છે સાંભળનારાને ધન્ય છે ને સામે સાંભળે જ રાખવું સાંભળે જ રાખવું તમે અત્યારે બહુ કેટ બહુ બરોબર કેટલું સાંભળો તો એ ગાયો માટે જંગલમાં જાય ઘાસ વટાવવા પાર્ષદો સાધુઓ પાર્ષદો કોને કહેવાય પાછળ બેઠા છે ને પાર્ષદો કહેવાય એક બીજું નામ એને પાળા કહેવાય ખેતરમાં પાણી ભળાતું હોય એમાં પછી વચ્ચે પાળો હોય એને પાળા કહેવાય એ આ અમને તમને ભેગા ન થવા દે વચમારી એને પાળા કહેવાય અમારું રક્ષણ કરે એટલે પાર્ષદ પાળા કહેવાય એ બધાય ઘાસ વાટતા હોય વિડીયોમાં અને બધાય દાંતડા લઈને બધાય સાધુ સવારમાં બ્રેકફાસ્ટ કરીને જાય શું શરમ નથી આવતી બ્રેકફાસ્ટ કે તેથી બ્રેકફાસ્ટ હોય હા ટૂંકું ખાઈને જાય થોડું પણ શું ખાય શું ખાય બધા બબે ચાર ચાર મોતિયા લાડુ ખોબો ખોબો સેવ ને ગાંઠિયા પતર ભરી ભરીને દહીં બાજુમાં સરસ મજાની ફાફડી એ ન ફાવે તો બબે પાંચ હાટા એ ન ફાવે તો જલેબી એ ન ફાવે તો કાચા ટોપરાનો સરસ મજાનો હલવો નહીતર મગની દાળનો શીરો મગનો આવું ના ભાઈ ના એ રાતે બાજરો પલાળી દે ઓલા ઘોડા નથી દેતા એ આખો બાજરો બાજરો સાંજે પલાળી દે સવારે પોચો થઈ જાય એ બધા ખોબો ખોબો ખાઈ લે દાંતડા લઈને નીકળી જાય લ્યો બોલો હવે આ બધાને ખોપો ખોપો અમને દીધો ને તો અમે વ્યાજ તમે વ્યાજ આવો બાજરો થોડો ખોવાય આજના વાલીડા કોઈ બાજરાનો રોટલો નથી ખાતો રોટલો જોઈને આમ જોઈને કયો નથી ખાવતો અરે બાજરો ખવાય બાજરો ઘઉં ખાઈ ખાઈને ડુંડી જેવડા થઈ ગયા જોઈને હાવ છે ને આવડા આવડા આ બધા બાજરા ખાધેલા છે ઉભા થાય તો ખબર પડે કેવડા લાગે જો બાજરો બાજરો પલાળેલો ખાય અને દાંતડા લઈને વાઢવા વૈયા જાય ગુણાતીતાનંદ છે વાહવ્યા અમારે જે આપણે જે કેવું છે એ વચનામૃત હોય ઓલા વાંચે ઓલા સ્વામી તાળી પાડે અને બધા આમ ફરી જાય સ્વામીની બાજુ થઈ જાય મોઢું રાખે વચરા વચનામત વંચાય સ્વામી વાતો કરે અરે બોલાય વાઢવા માટે લ્યો બોલ ઘાસ વાઢતા વાઢતા એ કથા જ વાર્તા કથા જ વાર્તા વચરામર વાંચવાનું પાછી એના પર વાતું કરવાની વાતું જ કરવાની વાતું જ કરવાની વાતું કરવાની વળી પાછા ઘડી કીર્તનો બોલે વળી પાછા તાળી પાડે વળી ફરી જાય વળી વચરામ વંચાય વળી વાતું કરે ઈ કેનારાને ધન્ય છે ને સાંભળનારાને ધન્ય છે સાંભળનારાને ધન્ય છે હા આપણે તમે બધા હરિભગતો છો હરિભક્ત જ છો બેનો ભાઈઓને ઈંટું ચડાવવાની હોય આ બધું કરવાનું હોય કોઈ સામેના સામે નામ લે હે ન લે કોઈ ન લે હવે એ કેવા કેવા જવો બોલો છે ને એટલે ઘણી વાર જો બહેનોને ઘરકામ કરવાનું છે ને એના જેવા ભાગશાળી કોઈ ન મનાય પણ આજે બધાને ઘરકામ નથી કરવું દુર્ભાગ્ય તો આ બધા છે ઓફિસે જવું પડે ને એ બધા ટેબલ ઉપર બેસવું પડે કોમ્પ્યુટરમાં ધ્યાન રાખવું પડે સરવાળામાં ધ્યાન રાખવું પડે નહીં ભૂલ પડે હવે બહેનોને શાક સુધારવું રસોડું કરવું પોતા કરવા કપડાં ધોવા શરીરથી વર્ક છે મન હાવ નવરું ને ધારે એટલું ભજન થાય પણ આખા મલકલી લઈને બેહે પણ ભજન ન કરે પણ નહીતર બૈરાઓને ભજન બહુ થાય અને ભજન કરતા કરતા ભગવાનમાં ઓગળી જાય એટલું થાય અને ભાવ એવો રાખે ઠાકોરજી માટે થાળ કરીએ છીએ ઠાકોરજી માટે વસ્ત્રો ધોએ છે ઠાકોરજી માટે રૂમ સફાઈ કરીએ છીએ હંજવારી એની જ છે બધી કાઢવાનું તેનું છે પણ મંદિરને ઘરને મંદિર માનીએ અને કીર્તનો હોય એ પાકા કરે અને બોલ્યા રાખે તો થાય ખેડૂત પેલાના આપણા જૂના વખતમાં બધા ખેતી કરે તો બળદ હાકતા હોય ને વાલા રમ જમ કરતા કાન મારે ઘેરે આવો ને મારા પૂરા કરવા હાય હાલો મારો બાપા લઈ બળદિયા બળદિયા સત્સંગી થઈ જાય આખો દી કીર્તનો લો બપોર સુધી કીર્તન થાય સાંજે કીર્તન થાય બધું થાય આ મૂળજી ભગત ગુંદાસરાના આપણે હતા એ કરતા જ ને એવું જ કરતા ગાડી લઈને જતા હોય તો બધું થાય ઘરે તો થાય વાર્તા રે વાર્તા સજાનંદ સ્વામી મહારાજની જય લાંબી વાત છે એ પછી આપણે કરશું અત્યારે નવ થઈ ગયા પછી પછી નકા માથાકોટ થાય ભાભો પછી <laughs> પણ આપણે શું થવાનું છે બુભુક્ષુ મટીને શું થવાનું છે મુમુક્ષુ મુમુક્ષુ એટલે દુઃખમાંથી છૂટી જવા માટે જે તત્પર છે એને શું કહેવાય મુમુક્ષુ અને આમે વિદ્યાર્થીને શું કહેવાય સા વિદ્યાયા હા વિદ્યા એ જે દુઃખમાંથી છોડાવે વ્યસન છોડાવે ફેશન છોડાવે